એ આપડે તો સંગપતિ જ વડોદરાના હા કેમ પાછળ રહ્યા પાછળ નથી રહ્યા એ પણ અહીં પેલો ભણવા આવતા ને ભણવા અહીં પછી અહીં નહીં સરે સર્વિસમાં લાગુ થઈ ગયા પાછળ રહ્યા નથી એ તો એ તો આગળ આવી જશે એ તો અમે જાણીએ છીએ શું વાર જ નહીં વાર ના લાગે ને ડેવલપ થયેલું હોય એટલે જાણે છે વાર જ ના લાગે એમનું પુણ્ય છે ને પુણ્ય ભેગું થઈ જાય ને અમે નાનપણ સમજે કે આ ભાઈ પુણ્યશાળી છે શું કરવું આરામ થઈ ગયો મુંબઈ અંત ઉતરવાનું ને તે બહુ સેવા કરે મધર ફાધર ને ત્રણે જણ રહેવાનું બહુ અનુકૂળ આવે છે તો આ સમજવા જેવું વિજ્ઞાન છે આ બધું કારણ મારા બુદ્ધિ ખલાસ થઈ ગયેલી એટલે આ જ્ઞાન આવે બુદ્ધિ ખલાસ થાય તારે જ્ઞાન કહેવાય છે બુદ્ધિ હોય તો હરી બુદ્ધિ અને બુદ્ધિ લિમિટેડ હોય અને જ્ઞાન અનલિમિટેડ હોય અને લિમિટેડ ના હોય બાઉન્ડ્રી લેસ હોય અમેરિકા દરેક શહેરમાં હું ફર્યો દરેક લોકોએ ખૂબ લાભ લીધા બધું પૂછવાનું બધું બધું શું કીધું બુદ્ધિ પ્રફુલભાઈને ફોન કર્યો તો વિચાર કરશે ને પછી ફોન કરશે પાછો સુરેખા ભાભી ને એને જય સચિદાનંદ કીધા તમારે પોતે મળ્યા ને જાતે મળ્યા નથી પ્રફુલભાઈ મળ્યા જાતે તે શું કહ્યું એમને એ કે વિચાર છોકરાની સ્કૂલ ને બધું શરૂ થઈ ગયું છે ને હા પછી આવી છે એટલે કે હવે ગુરુવાર આવું કે શુક્રવાર આવું એ ફોન કરશે કાલે આવે કે પરમ દિવસે આવે એમ હમણાં આવ્યું નથી આજે આજે તો નહીં આવે કાલનો આવવાનો વિચાર કરે છે હજી તો કાલે વિચાર નહીં કાલે દાદાએ કહ્યું કાલે આવી કહ્યું ભાઈ મેં એમને કીધું ના હું કહું મોડો વહેલો તું દર્શન કરી જા કે દાદાને ઈચ્છા છે વાતચીત કરવાની મોડો વહેલો પણ આવી જા બરાબર બહુ આરો છે તમારે આવડાવડા ઉછેલા આપણા રસિક રસિક રંજન ખૂબ પસંદ લે દાદા બહુ ત્યાં જતી પણ મને દર્શન મહેન્દ્ર ને અને રેખા છે તે હુસ્ટન થી ત્યાંથી હુસ્ટન પાંચસો માઇલ થી આવી આવ્યો ત્યાંથી અને તો રહ્યો બે ત્રણ દાડા મારી જોડે મેં રે છોકરા છોકરા ધંધો ચલાવે નિરાને તો રજા જ લઈ લેજો બે દાડા આવું મળશે તમને કાલે સિક્રેટ મારી દેજો પછી હે આ તો સર્વિસો કરો બધું કરો સંસાર ચલાવો પણ છોકરા દાયા થાય પોતે છોકરા પછી મા બાપનો કોઈ ઝઘડો દેખાય નહીં ને મુશ્કેલી છે છોકરાઓને ઉછેરવાના ને ઉછેરવાના બધું કરવાનું કોઈ મુશ્કેલી રહે નહીં પછી આ જ્ઞાન છે કે મુશ્કેલી રહે નહીં તમારે મુશ્કેલી ખલાસ થઈ જાય એમના જ્ઞાન અને કામ બઉ સરસ થાય છોકરાઓ ડાયા થાય બધું ડાયા હા અને બે છોડીઓ હતી કેવી ડાઈ થઈ ગઈ રહી દાદા સેવા કરી દાદા ખુરશી ઉચકી લેવા કે છે પેલી પિંકી અને ડેરી ને કે છે કે છોકરાઓ વ્હીલચેર ઉચકે તો મેં દાદા કીધું અમે છોકરા એવું છે કે હું આગળ ઉચકી લઉં હા ઉચકતી રહી ઉચકતી રહી હા અને પેલું મિકી માઉસ મળેલું તો દાદાએ પિંકીને આપ્યું તો કોઈએ એમ પિંકીને એમ કે છે કે અને આપી દે એટલે આમ કરીને કે છે દાદાએ મને આપ્યું છે દાદા ની પ્રસાદી છે તો રૂમમાં સાચવી લખ્યું છે સ્ટીકર માર્યું છે કે દાદાએ માં વિન કરેલું બરાબર બધા છોકરા સુધરી ગયા બધા લોસ એન્જલ બધા છોકરાઓ અને છોકરા હું ભક્તિ કરે નહીં તો પેલા તો એના મા બાપ બાપને એમ કે અહીં જવાતું શીખે છે પૈસા મારી કે કારણે આ બધા પૈસા તું વાપરી કાઢે છે દાદા પાછળ અને હવે આવે હવે જાતે જાતે આવે છે ઇસ્ત્રી કરે કપડાને બધું કઈ સુખ વર્ષની છે જીવ માત્ર સુખને ખોળે છે શેને ખોળે અને દુઃખ કોઈ જીવને પ્રિય જ ના હોય એટલે સુખ મળવાનું શરૂ થયું એટલે બધું લાગે પછી હવે સુખ કેવું જોઈએ છે આ આ સુખ આ સુખ બધા જે ભોગવો છો એ કલ્પિત સુખ છે સાચો સુખ નથી કલ્પના આપણે કરીએ કે માં સુખ છે તો જલેબી સારી લાગે ને જલેબી ખરાબ લાગે સમજ ને પણ સાચું સુખ જયારે અમે જ્ઞાન આપીએ ત્યારે સાચું સુખ ઉત્પન્ન થાય ત્યારે તૃપ્તિ થાય ત્યાં સીધા સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય આપતા પુત્ર ને એક કાગળ જરા વાંચાઈએ પૂછો એ બધું એકલા ટપા બહુ ઊંડા ઉતરીને બહુ રસપૂર્વક સમજી લેવા જેવું છે દાદા આ બેન પ્રશ્ન પૂછે છે કે માણસ મરી જાય પછી આત્મા બીજું સ્વરૂપ લે તેને કેટલી વાર લાગે બીજું સ્વરૂપ લેતા મિનિટે વાર નહીં બહાર ક્યાં રે અહીંથી નીકળે આ મને નીકળે પેલા ખોલ્યા આવી જાય અને જેને જેને ના મળે ખોલ્યું તેવું કોક કોક જ પ્રેતીઓની હોય પ્રેતીઓની તે હજારોમાં એક બે જણ હોય વધારે ના હોય તેના માટે આયા તો આપણે તો માગવાનો રિવાજ નથી ખબર ને આપણે તો જેને કોઈ આપવા હોય તો આપી દે બાકી અહીં માગવાનો રિવાજ નહીં એક પર આયા તે એકદમ સવા લાખ રૂપિયા લઈને આખું પોટલું લઈને આયા ત્યારે મેં કહું શું છે આ ત્યાં કે ફૂલ મારે કઈ ફૂલ લઈને ફૂલની પાંખી મૂકવી છે કે મંદિર માટે ત્યારે મેં કહું આટલા બધા કહ્યું હવા લાખ રૂપિયા એટલા બધા હોય ત્યાં કે દાદા શું કરવાના પૈસા હું શું આમાં નાખું કે છે મારી પાસે પૈસા વધારે વધુ નાખું શામાં કે છે તો મને પેટલી થોડી ત્યારે મારી પાસે કાગળ નીકળ્યો કાગળમાં શું લખ્યું હતું આ તો વન ટેન્થ આપું છું કે એ સાડા બાર દાદા બંગલો મારો તમને આ બધું તમને અર્પણ બધું અર્પણ મારે પણ શું કરું કઈ લઈ જવું અહીંયા મુંબઈમાં થતો અહીંયા આગળ અહીં લોસ એજલમાં કેડીલેક ગાડી નવી આપી દેતા હતા મને કે આ દાદા તો ગાડી ક્યાં બોધું ગયો મને તમે તો આગળ બોધ હતા હું તો ઉપાધિ વગરનો માણસ મારે આવડી બેગ છે ને એ મોટી જ ના કરું આથી બોજો હું ક્યાં ઉચકું પડી સમજે ને ભાઈ મારે તે પૈસા લેવાની લીધા નથી અને તમ હિન્દુસ્તાનમાં તો ઘરના ઘરના ભાડા પ્લેનમાં આપવા દેવાનું ઘરના ભાડા એ બેનના ઘરના ભાડા શું કહ્યું એક પૈ લોકો લેવાનું અરે આ એમનું કેવી દશા થઈ ગઈ છે સમજે પડે ને પૈસા ને તઈ કિંમત નહીં પૈસા તો આપણી હોય તો નાખવા નહીં તો ઊંધા રસ્તે ના જવા જોઈએ મારું શું સમજે પાડું કે ભાઈ ગટરમાં જશે મોહમાં ને એમાં એના કરતા સારી જગ્યાએ નાખજો શું કહું પડી સમજ ને અહીંયા પણ બધા મહાત્મા આપણે તો પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ આપે બધું આપે છે એનું શું કારણ અને તે કઈ આપણે ત્યાં ફરજિયાત કોઈ વસ્તુ નથી આ તો આ વાત સમજવાની જરૂર છે હવે બીજા એક પચીસ ના છોકરા છે કેમ ભણતા નથી અમે ભણવામાં સુખ નથી એવું અમારા મા બાપનું સુખ જોઈને અમે કહીએ છીએ એટલે મારા મા બાપ સુખી નહીં થયા એટલે અમે સુખી નહીં થઈએ એટલે અમારે પહેણવું નથી અને તમે કંઈ કરી રસ્તો કરી આવ્યો કે અમે પહેણવા રહી શકીએ એટલે પછી મેં એને બ્રહ્મચર્ય વ્રત આપ્યું એટલે ખરાબ વિચાર આવે વિષયના વિચાર આવે તરત એને શું કરવું ધોઈ નાખવું કેવી રીતે એ બધું સમજાયું સમજાય ને અને દ્રષ્ટિ આપી તે દ્રષ્ટિ કેવી અને ત્રીજી વખતમાં શરીર કાપેલું દેખાય પછી એ ના થાય ખબર પડે ને કારણ નહીં તો પહેણું હોય તો પાણી હું તો ખુશી એવું ભાડા કરાવવા નથી આવ્યો શું કહ્યું આમ જો આમ થવું હોય તો જગતનું કલ્યાણ કરવામાં હાથ લો એટલે જગત કલ્યાણનું આ લોકોએ એ લીધેલું ધંધો પકડેલો એટલે બે હજારની સર્વિસો છોડી દીધી લોકોએ કારણ કે અમારે તો અમારું કલ્યાણ થઈ ગયું લોકોનું કેમ કલ્યાણ થાય અમને ચિંતાથી મુક્ત થયા હવે લોકોનું કેમ કલ્યાણ થાય એ જ અમારી ભાવના છે એટલે આ હિન્દુસ્તાન બધું પૂઠ્યું ફરી જશે બધું આખા વર્ગનું પૂઠ્યું ફરશે આ તો આ તો જૂથ બહુ મોટું પચાસ એક હજાર માણસ હવે કંઈ થોડા ઘણા માણસ નથી આ અહીં અમેરિકામાં કેટલા બધા થઈ ગયા અને આ સાલ થતે બીજા ચાર મોકલવાનો છું ચાર એક આવા છોકરાઓ અહીં એ બધું સમજણ પાડે વિગતવાર બધાને દસ સાલ આવશે દર સાલ આવશે તો ચાર મારા મોકલતા પહેલાં તો અહીં નહીં કે છો અનિલભાઈ કે છે હું ટિકિટ આપીશ બધા કશું ચા ભાડું મારું માથે મેં આટલા બધા તક ના બરાબર ને પણ ચાર જણ મોકલીશું બરાબર હજારો માણસ લાગે પડે હું મારાથી બધી ઝીણવા તો થાય નહીં બહુ કેટલું બોલું હું આખો દાડો બોલી બોલી થાકી દઉં છું હવાના હડા છ થી રાતના હાડા અગિયાર થાય છે મારે દરરોજ એક દાડો રજા નહીં આજ કેટલા વર્ષથી એ એક બધા રજા મેં જોઈ નથી દિવાળી દાડે દસ હજાર માણસ હોય દર્શન કરતા દમ નીકળી જાય પણ છતાં હું પ્રયાસ રહી શકું છું બોલવાનો આખો દાડે બહુ થાય બહુ જબરદસ્ત બોલ બોલ એટલે આ છોકરાઓ બધે પાછળ હેલ્પ કરે એ ઇન્ડિયામાં ફરી આમ જમતા બધા ખુશ કરી નાખે છે જોવા જાય છોકરાઓ ખુશ કરી નાખે કારણ કે મત કોઈ મત નહીં પંથ નહીં કોઈ કોઈ ઝંડો નહીં કશું નહીં બધું સર્વમત સમજ મસ્જિદમાં હું જાય ને મસ્જિદમાં જઈને તો મોલવીઓ ખુશ થઈ જાય મોલવીઓ એમની પર આશીર્વાદ દર્શતા શું કહે મસ્જિદ મસ્જિદમાં હું જાય મારે હમણાં જવાનું છે થોડી વાર માં પછી રાત્રે નહીં આવું તો કાલે આવીશ એમને જવું છે જવું પડે એવું છે પછી કાલે આવશે જો રાત્રે આવશે તો આવશે ને તો કાલે આવશે હા બરોબર છે એટલે તારે હું જવું પડે બેન બેસે છે બેન ને છોકરાઓ રહેશે મારે તમે વેધી કરી આપો આપણે તમારે બેન કરીએ અહીંયા અહીંયા કરે ત્યાં અત્યારે વિચાર કર્યા ત્યાંનું કશું ફળ નથી મળ્યું હે કશું ના મળ્યું ફળ આ પોઈન્ટ વલણ વલઈને શું મખણ આવતું છે નકા વગર વિચાર આવે એટલે બંધ કરી દેવા કે ચાલે જાવ અહીંયા આગળ નહીં get out at no time અને ટાઈમે આવજો કઈ એના સ્ટાન્ડર્ડ ટાઈમે આવજો અત્યારે આઉટ ઓફ સ્ટાન્ડર્ડ આવશો નહીં કઈ એટલે નહીં આવે તું તો જ્યારે આવે ત્યારે વહેલા આવે વહેલા આવે વહેલા એનો ટાઈમ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ એલાની પાસે પહેરી લે છે હે પાછા એની જોડે શાદી બી કરી લે હા શાદી કરી લે વિચારો તો પાણી લે પાછા કઈ ટાઈમ આપડે ગયા ના જતા વાર લાગે હા બહુ વાર લાગે જતા વાર સોની લાગે વિકલ્પ તારે બંધ કરવા છે હા એ બંધ કરી આપીશ બિલકુલ બંધ પતો રીત કાઢા છે આ એર્થમેટિક છે એ તમે એલ્જીબ્રા એર્થમેટિક છે એવું છે ભગવાનની કૃપાથી બધું જ થાય શું ના થાય મારી દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ નો નાથ છે જે માગે આપવા તૈયાર એ જ મહાવીર છે ને એ જ ઋષભદેવ છે ને એ જ કૃષ્ણ છે બેન કે છે આપણે જે માગીએ આપણને ઈઝીલી ઓછું મળી જાય બધું આપણે પુરુષાર્થ તો જોઈએ માગીએ એટલે ઓછું મળી જાય શું માગીએ તો કઈ માગીએ તમે કહો જે માગો એ મળે નહીં માગવું માગ્યા વગર તો માય નાતી રહે બરાબર મારી પણ માગવાનું શું વાંધો છે ભગવાન પણ માગવાનું છે મારી પણ માગવાનું છે મને ચિંતા વગરનું પદ આપો અને મોક્ષે દેવ એવું પદ આપો આપી દે પછી કેટલી ઉંમર થઈ બેતાલીસ એટલે શેમાં ખર્ચી નાખ્યા તો બધા હારો રસ્તો ખર્ચે ખોટા રસ્તે ગયો આ વરસ શેમાં ખર્ચી નાખ્યો બધો સારા રસ્તે બેતાલીસ વર્ષ હારે રસ્તે ખર્ચો તને લાગે હારે રસ્તે ખર્ચો બધા વાપરી કાઢ હતા બધી અને હજુ કશું કમાણી તો છે નહીં હજુ વિચારો આવે છે ચિંતા થાય છે કમાણી કરી નથી શા વાપરી ખાતા ભાઈ આ બેતાળી વર્ષ શા વાપરી ખાતા વાપર્યા બેતાળી થયા છે જ્યોતિભાઈ કે ધંધો શોધે છે પણ મળતો નથી ધંધો ખોરા છે તું ગોતે છે ગોતે છે સર્વિસ તો છે ને આપડે ખર્ચ નીકળ્યા કરે છે ને ખર્ચ ખર્ચ નીકળે છે નહીં નીકળતો <laughs> ધંધો મળી આવશે હું આશીર્વાદ આપીશ ને મળી આવશે ગૌતમ ગૌતમબેન તારે ઓળખાણ પહેલેથી બહુ <laughs> અમે આવ્યા ને અહીંયા પછી અહીંયા મને આવ્યા ચાર વર્ષ થયા પાંચમું વર્ષ છે આ ઘર માં ત્યારથી થઈ છે ત્યારથી થયેલો ચાર વર્ષથી છે અહીંયા આવે જાય ખરા આવે ને બહુ સારા માણસ બધા શિવ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો भगवान माया सुंदर जयकार हो राधा भगवान माया सुंदर जयकार हो राधा भगवान माया सुंदर जयकार हो राधा भगवान माया सुंदर जयकार हो राधा भगवान Jai Jaikar Radha Bhagwan Na Jai Jaikar Radha Bhagwan Na Jai Jaikar Radha Bhagwan Na Jai Karo. જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકારો જય શ્રી મંગલ સ્વામી પ્રભુ ini Gracias. એમાં આગળ પવિત્ર થઈ જાય કે વાંધા આવે છે બધી. પહેલી વખત આરતી કરીએ છીએ ને, ત્રણેય આરતી બોલાવાની. ચાલો विदा हि विस्तरा Shiva. कल्याणी कल्याण આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના જય જયકારો દાદા ભગવાન ના આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના આશીર્વ જય જયકારો દાદા ભગવાન ના દાદા ભગવાન ના સિંધુ જયકારો રાધા ભગવાનના સિંધુ જયકારો રાધા ભગવાનના સિંધુ જયકારો રાધા ભગવાનના સિંધુ જયકારો રાધા ભગવાનના સિંધુ જયકારો રાધા ભગવાનના જય જયકારો રાધા ભગવાનના સિંધુ જયકારો રાધા ભગવાનના देखा हो दादा भगवान का सत्यम जय देखा हो दादा भगवान ना सत्यम जय देखा हो दादा भगवान ना सत्यम जय देखा हो दादा भगवान दादा भगवान बोलो दादा भगवान दादा भगवान दादा भगवान दादा भगवान बोलो दादा भगवान સચિદાનંદ જય સચિદાનંદ સચિદાનંદ સચિદાનંદ દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા બોલો દાદા ભગવાન दादा भगवान बोलो दादा भगवान दादा भगवान दादा भगवान दादा भगवान बोलो दादा भगवान अम्बाला ललि जोई पाए अम्बाला ललि जोई पाए जूदी बाए दिव्य जसाए जूदी बाए दिव्य जसाए गंभीर स्मित जय सच्चिदानंद હો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન મંદિરોની લગામ છોડી લગામ છોડી ઇન્દ્રિયોની લગામ છોડી મનના ઘોડા પર બેઠા મનના ઘોડા પર બેઠા કલ્કી અવતાર સચ્ચિદાનંદ કલ્કી અવતાર સચ્ચિદાનંદ હો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન બોલો દાદા ભગવાન अपने हृदय के किवाड़ खोलो अपने हृदय के किवाड़ खोलो धर्मों पाप की दीवार तोड़ो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो दादा दादा बोलो भगवान बोलो अपने हृदय के किवाड़ खोलो अपने हृदय के किवाड़ खोलो धर्मों पक्ष की दीवार